એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો દિત્યા છે અને રીતિ પણ વાર્તા સાંભળે છે વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો મૂછાળી માની વાર્તા હા વાર્તાનું નામ છે ચકી અને ચકો <laughs> સાંભળો એક હતી ચકી અને એક હતો ચકો ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો ચકલીએ તો એની ખીચડી રાંધી પછી હો ભાઈ ચૂલા ઉપર ખીચડી મૂકીને ચકલી બાઈ પાણી ભરવા ગઈ અને ચકલાને કહેતી ગઈ એ જરા ખીચડી સંભાળજો દાજી ના જાય ચોંટી ના જાય તપેલીમાં ચકલો કે ઠીક ચકલી ગઈ એટલે ચકલાભાઈ તો આ કાચી પાકી ખીચડી ખાઈ ગયા બધી ચકલીને ખબર ન પડે એટલે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂતા હો ત્યાં તો ચકલીબાઈ પાણી ભરીને આવ્યા ચકલાએ તો અંદરથી બારણા વાસી દીધા હતા ભાઈ ચકી કે ખોલો ખોલો બારણા ઉઘાડો ચકો શું કે અરે મારી તો આંખો દુખે છે તે હું તો પાટા બાંધીને સૂતો છું તમે હાથ નાખીને ઉઘાડો એટલે ચકી કે પણ આ બેડું કોણ ઉતારશે મારા માથા ઉપરથી ચકો કે એ કટુરીઓ ફોડી નાખો ને કુલડી ઉતારીને ઘરમાં આવો ચકીએ તો કટુરીઓ ફોડી નાખો અને કુલડી ઉતારીને ઘરમાં ગઈ જ્યાં રસોડામાં જઈને ખીચડી સંભાળવા જાય ત્યાં તો તપેલીમાં ખીચડી જ ન મળે ભાઈ લો ચકી કે ચકારાણા ચકારાણા આ ખીચડી કોણ ખાઈ ગયું ચકો કે અમને તો કાંઈ ખબર નથી રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે બોલો લો ચકાએ તો આવું કહ્યું ચકલી તો રાજા પાસે ફરિયાદે ગયો ભાઈ જઈને કે રાજાજી રાજાજી આ તમારો કાળિયો કૂતરો મારી બધી ખીચડી ખાઈ ગયો રાજા કે બોલાવો કાળિયા કૂતરાને ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો એ કૂતરો આવીને કે મેં ચકલીની ખીચડી નથી ખાધી ચકાએ ખાધી હશે અને ખોટું બોલતો હશે રાજા કે બોલાવો ચકાને ચકો આવ્યો ને એ કે મેં ખીચડી નથી ખાધી કૂતરાએ ખાધી હશે પછી તો રાજા કે એલા સિપાઈ ક્યાં છે સિપાહીને બોલાવો આ ચકલાનું અને કૂતરાનું બેવનું પેટ ચીરો એટલે જેણે ખીચડી ખાધી હોય એના પેટમાંથી ખીચડી નીકળે લો બોલો કૂતરો કે ભલે ચીરો મારું પેટ ખાધી હોય તો નીકળે ને મેં ક્યાં ખાધી છે પણ ચકલો ડરી ગયો હો ભાઈ ખીચડી તો એણે જ ખાધી હતી ને એ તો ઊભા ઊભા ધ્રુજવા માંડો અને બોલો ભાઈ સાહેબ ખીચડી તો મેં ખાધી છે એક ગુનો માફ કરી દો રાજાજી મારી ભૂલ માફ કરી દો પણ રાજા તો ખીજાયો હતો એટલે એણે ચકલાને કૂવામાં નખાવી દીધો ધાબ કરતો ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રડવા માંડી ત્યાં એક ગાયોનો ગોવાળ નીકળ્યો એ ભાઈ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ મારા ચકારાણાને કાઢે તો તને ખીર ને પોળી ખવડાવું ગાયોનો ગોવાળ કે અરે હું કાંઈ નવરો નથી તે તારા ચકલાને કાઢું હું તો મારે આ ચાલ્યો એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલતો થયો ત્યાંથી ચકલી તો કોઈ નીકળે એની ફરીને રાહ જોતી બેઠી એટલામાં ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળો ભેંસો તો એમ બોલતી જતી હતી ચકલી ભેંસોના ગોવાળને જોઈને કે એ ભાઈ ભેંસોના ગોવાળ ભાઈ ભેંસોના ગોવાળ મારા ચકારાણાને કાઢે તો તને ખીર ને પોળી પોળી ખવડાવું ભેંસોનો ગોવાળ કે હું ક્યાં નવરો છું તે તારા ચકારાણાને કાઢું હું તો આ ચાલ્યો એમ કહીને ભેંસોનો ગોવાળ પણ ચાલ્યો ગયો ચકી તો વળી કોઈની વાટ જોતી બેઠી ત્યાં બકરાનો ગોવાળ નીકળે હો ચકલી બકરાના ગોવાળને કે એ ભાઈ બકરાના ગોવાળ ભાઈ બકરાના ગોવાળ મારા ચક્કારાણાને કાઢે તો તને ખીર ને પોળી ખવડાવું બકરાનો ગોવાળ કે હું કાંઈ નવરો નથી તે તારા ચકાને કાઢું હું તો મારે આ ચાલ્યો એમ કહી અને બકરાનો ગોવાળ પણ ત્યાંથી ચાલતો થયો ચકલી તો બેઠી રડવા લાગી બિચારીઓ ત્યાં થોડીક વાર થઈ અને સાંઢિયાની ગોવાલણ નીકળી ઊંટની હો ઊંટ ચારતી ચારતી ચકલી એને જોઈને કે ગોવાળણને જોઈને કે એ બાય સાંઢિયાની ગોવાળણ બાય સાંઢિયાની ગોવાળણ મારા ચકારાણાને કાઢે તો તને ખીર ને પોળી ખવડાવું સાંઢિયાની ગોવાળણને ચકલીની દયા આવી એટલે તેણે ચકલાને કૂવામાંથી કાઢ્યો ચકલી કે ચાલો બેન હવે ઘરે જઈને ખીર ને પોળી ખવડાવું તમને હો ગોવાળણ તો ચકાચકીના ઘેર આવી ચકલીએ તો ખીર ને પોળી ખંતથી કર્યા આનંદથી કર્યા પણ ચકલો ભારે લુચ્ચો હતો ભાઈ એણે તો એક ગરમ ગરમ લોઢી તપાવી અને લાલ ચોળ કરીને જમવાનો વખત થયો એટલે ચકાએ લાલ ચોળ લોઢી ઢાળીને કહ્યું લ્યો બાય આ સોનાના પાટલે બેસો પાટલે <laughs> ગોવાળણ તો સોનાના પાટલે બેસવા ગઈ ત્યાં તો વાસે દાજી ઓય ઓય ઓય ઓય ઓય ઓય અરે સળગી ગઈ રે દાજી ગઈ રે એમ કરીને તો રાડો પાડવા લાગી બિચારી બોલતી બોલતી ભાગી ખીર ન ખાધી હું તો દાજી ખીર ન ખાધી હું તો દાજી રે ભાગો ભાગો તો ભાઈ આ હતી ચકાચકીની વાર્તા હો મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સુઈ જાઓ અને આવજો